એ આવો આવો મારા ઝીણા મોટા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો બેંગ્લોરમાં બેઠા બેઠા સુનિલભાઈ વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર કન્યાકુમારીમાં બેઠા બેઠા મહેશભાઈ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો હો સાંભળો સાંભળો મારા બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ભગવાન જે કરે તે સારા માટે કરે <laughs> સાંભળજો એક દિવસ છે ને એક દિવસ અકબર બાદશાહ હાથમાં તલવાર લઈને એની ધાર ચકાસતા હતા હો ભાઈ ધાર કેવી છે તલવારની એ જોતા હતા અકબર તો એટલામાં બિરબલ આવ્યો બિરબલ તરફ નજર કરવા જતા તલવારની ધાર પર અકબરનો અંગૂઠો અજાણતા ઘસાયો અને અંગૂઠો કપાઈ ગયો હો બિરબલ તરત બોલ્યો ઠીક થયું ભગવાન જે કરે તે સારા માટે કરે આ સાંભળીને બાદશાહ તો એકદમ ગુસ્સે થયા મારો અંગૂઠો કપાયો અને તું કહે છે જે થયું તે ભગવાન સારા માટે કરે છે જા તું અહીંથી ચાલો જા મને હવે તારું મોઢું પણ ન બતાવતો જેવી ભગવાનની ઈચ્છા એ ભગવાન જે કરે તે સારા માટે કરે એટલું કહીને બિરબલ તો ચાલતો થયો ત્યાંથી હો ભાઈ થોડા દિવસ પછી અકબર બાદશાહ કેટલાક સૈનિકો સાથે શિકારે નીકળ્યા શિકાર પાછળની દોડમાં સૈનિકોથી તેઓ છૂટા પડી ગયા હો સૈનિકો પાછળ રહી ગયા અને અકબર તો ક્યાંય દૂર જતા રહ્યા આગળ જતા અનેક આદિવાસીઓના સકંજામાં અકબર સપડાઈ ગયા આદિવાસીઓએ અકબરને પકડી લીધા શિકારીઓએ બાદશાહને પકડ્યા અને ગોળા કારે નાચતા કૂદતા આદિવાસીઓ બાદશાહને એમના દેવ પાસે લઈ ગયા હો ઉર એમ કરતા કરતા અકબર ને તો સાંકળે બાંધેલા ભાઈ અરે વાહ દેવ આજે તમે કૃપા કરી આ માણસનો બલી હાથ લાગ્યો છે આપ એનો સ્વીકાર કરો પછી બાદશાહને બલી ચડાવવા માટે છેક વધ સ્થાન ઉપર લઈ ગયા હો બાદશાહને મારી નાખવા માટે ત્યાં એક આદિવાસી ચીજ પાડી ઉઠો નહીં નહીં આ નહીં ચાલે આ નહીં ચાલે આદિવાસીના મુખીએ તો કહ્યું કેમ શું થયું કેમ નહીં ચાલે બાદશાહનો કપાયેલો અંગૂઠો જોઈને એણે પણ કહ્યું કે હા આ નહીં ચાલે આનો અંગૂઠો તો કપાયેલો છે આના અંગૂઠામાંથી તો લોહી નીકળે છે આ માણસનો બલી ન ચડે લો બોલો અકબરને તરત બિરબલની વાત યાદ આવી હો બીરબલે ઠીક કહ્યું હતું જો આજે અંગૂઠો કપાયેલો ન હોત તો હું બચી ન શકત બાદશાહ પાછા ફેર્યા આવીને તરત જ બિરબલને બોલાવ્યો અને પ્રેમથી એનું સ્વાગત કરીને એને ભેટી પડ્યા હો પછી બાદશાહે કહ્યું એ તો ઠીક કે મારો અંગૂઠો કપાયો ત્યારે તું બોલેલો ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે પણ મેં તને આમ હળધૂત કરીને કાઢી મૂક્યો તારા પર ગુસ્સો કરીને તને કાઢી મૂક્યો ત્યારે પણ તું એમ જ બોલેલો એનો શું અર્થ અરે નામદાર જો આપ મને ગુસ્સે થઈને કાઢી ન મૂકત તો હું તમારી સાથે શિકારે આવ્યો હોત આપ તો અંગૂઠો કપાયેલ હતો એટલે બચી ગયા પણ મારું શું થાત મારો તો બલી જ ચડી જાત ને મને તો શિકારીઓ મારી જ નાખત ને આદિવાસીઓ બધા જંગલમાં બિરબલનો જવાબ સાંભળીને અકબર બાદશાહ ખુશ થયા અને બિરબલને બહુ મોટું ઇનામ આપ્યું હો ભાઈ તો ભાઈ આ બીરબલ તો આવા ચતુર હતા તમને બધાને મજા પડી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો ભાઈ આવજો